એક લૌકિક ધર્મ એક અલૌકિક લૌકિક ધર્મ ધર્મ જ ના કહેવાય ને એટલે ધર્મ જ કહેવાય ને ઘેર દિન પસાર થશે પસાર પોતે બીજા લોકો શું શીખવાય ચોરીઓ ના કરશે અને પોતે ગવર્મેન્ટ ગવર્મેન્ટ ચોરી કરતો હોય બીજું કરતો હોય કરતો હોય એટલે ધર્મ કે કહેવાય ધર્મ તો મતભેદ ના પડે નબળીઓ ના હોય ક્રોધમાન માયેલો બંધે ના હોય ને ઈશ્વર ના બંધે ના નહીં એનું દબાણ નહીં મારે શું લેવા દે ઈશ્વર પ્રકાશ અમારા પાસે કોઈ દરો નીકળે નહીં એ અનંત અવતાર થી ભટકે છે આ કાઢવા માટે ભટકે પણ નીકળે નહી એ ક્યારે નીકળે કે કોઈ ખરો મુક્ત પુરુષ હોય જેને ભગવાન વશ થઈ ગયેલા હોય શું રહ્યું ભગવાન એમને એમની કહ્યા પ્રમાણે ભગવાન ચાલે મુક્ત પુરુષ હોય બુદ્ધિ ના હોય બુદ્ધિ જરાય ના હોય તાર બધા બુદ્ધિ જરા ચીડો બુદ્ધું થઈ જાય ગમે છે મારા છે બધા બહુ સંભાવના આવે છે બેન કોઈ સંત ને ખંચેરીએ તો એ આપણને શ્રાપ આપી દે તો એને કેમ ખંચેડાય શ્રાપ આપે સંત જ ના હોય જે સંત હોય છે સંત એનું નામ કહેવાય શ્રાપ આપે સંત આપા નાગો નાગો માં હાથે એટલે ભય રાખવા નહીં સંત ને મને મને ગાળો તો મારો તો તમને સાપ ના રાખી સાચીદા જ મળે સંત એવા હતા નહીં તો લાયસન્સ હતું એનું સંત નું જો સાપ આપતા સંત આવા ના હોય સંત સંત કોને કહે સંત આયા નહીં તમારે તો બધા એ બધા આયા હતા તે બધું ગોટાળ્યું સંત પારકારા માટે જીતા હોય કોને હારું જીતા હોય હમ બધા પોતાના પેટ પર હાથ ફેરવી દેવી બોલતા નથી આમ કેમ કઈ બોલવું તો જોઈએ એવું છે આ વાત બધા હોબેલ નહીં આ વાત હોતી નથી કોઈ કોઈ કાળે હોતી નથી આ પૂર્વ વસ્તુ છે પૂર્વે બધા હોબેલ ન હોય વાંચેલી ના હોય દોડેલી ના હોય એવી વાત છે એટલે પછી લાગે કોઈ કાળે હતી જ નહીં વાત અને અમુક તો પણ ફરજ છે ક્રોધમાન માયેલો હોય નહીં કર્મ બંધાતું નથી કર્મ બંધાતું નથી આ બધું ફરે છે હરે છે ખાય છે કર્મ બંધાતું તમે હસતા ફરતા નહીં તો આ પાલો હલાવો તો કર્મ બંધાય છે શું નામ જયંતિભાઈ પટેલ છે પટેલ જયંતિભાઈ વાત તો સમજવી પડશે અમને ગપુ ક્યાં હતા તમે ગપ્પા મરાવડો સારા માણસો જયંતિ છે દાદાજી અમારા કરમ ના બંધાય એવું કઈક બતાવો એવું કરી આપો કરી આપો દરિયા છે તમારી ઈચ્છા છે ઈચ્છા છે કઈ આવડતું નથી પણ મને કઈ આવડતું નથી ના પેલો નંબર લાગે આવડે રખડાયા કરે <laughs> ના આવડે તો તમે કઈ લઈ સચિદાનંદ એટલે કહેતો આવડે દ્વારા કે સચિદાન કરતા શ્રીકૃષ્ણ એવું લખીએ શું ખોટું કે આવડે દ્વારા તમારે આવડે દ્વારા ચાલશે પણ ના આવડે દ્વારા ભડકવાની જરૂર નથી જે ખોટું હોય એ તો બ્લેન્ક પેપર વધારે ફાવે કોરા કાગળ ચિત્ર રહેવાનું જે તે સમજવું પડે ચાલે ગપ્પા ગપ્પા કઈ ચાલે બેને સમજી ગયા બધા ગપ્પા અમારે ગાંધી અમારી ના થાય ભોજન ના થાય કરી ખાઈ ભેદ બાંધી મૂકે એમાં શું બગડી ગયું આ તો કઈ કારી કઈ ખારી થઈ એમ બગાડ્યા બધા છોકરા બોકરા બધા કંટાઈ ગયા શું કોથળા વેચા વેચા ના બારદાન મુંબઈમાં એટલા બધા બારદાન છે વેચા વેચા અક્કલ ના બારદાન તમે જોયેલા નહીં અક્કલ ના બારદાન વેચીએ તો ચાર ના આમ તો મગજમાં ખુબાઈ જઈને કર્યા કરતા અને ઘેર બહુ જોડે વડે વડે કરતો હોય મારા ભોજો વડાતી છે સુરવીર માં એમનો કહેવાતો છે સુરવીર તો બહાર વળી ના બહુ જોડે લડે નહીં સુરવીર વાળા બહુ જોડે લડે નહીં બહાર લડી ના આવે શોખ તમને કેમ લાગે મારો શબ્દ ન્યાય નથી પરદેશ નું પાણી પીએ છે ને આપડા લોકો ડાયા છે મન મોટું થઈ જાય છે વિચારો સારા છે જેને આપણા દેશનું પીએ છે ઘટ દેવા ઘટ છે ઘટ એવું કેમ દાદા પણ ત્યાં અધ્યાત્મિકતા છે એ જૈવિક છે ને તો ગમે બધું ગમે પેલો તો આફ્રિકાથી હોય ને આજથી પચાસ વર્ષ એ ગરમ કોટ પહેરી ફરતો એટલે પછી એની પાસે ફરે ચાર ફરીને નીકળી લેવું કોઈ ઉછીના રહી જાય કોઈ વ્યાજે રહી જાય પડાય આવે નથી ગયા અને પેલા ઘટે ઘટ થઈ ગયા પેલા ઘટ થઈ ગયા ક્યાં કરો છો કે આપણા હિન્દુ ધર્મ માં એવું શીખવાડે છે એવું કે છે કે ગુરુ એક ગુરુ એક કરાય ગુરુ બદલાય નહીં માળા બદલાય નહીં મંત્ર બદલાય નહીં અને ભગવાન જે ભજતા હોય છે એક રાખવાના એ બદલાય નહીં અને મને તો કે હું એક ભગવાન નું નામ લઉં તો મને તો બધા બીજા ઘણા ભગવાનો નામ મોડે ચડી જાય રામ નું બોલવું કૃષ્ણ નું બોલવું હનુમાનજી નું બોલવું બધાનું બોલવું કે છે કોઈ કામ લાગે નહીં ચિંતા થાય કોઈ કામ લાગે બધા જતા રહે એ ભગવાન જ નથી ના ભગવાન હોય તો નામદેવ ચિંતા થાય આપણે બોલાવીએ ભગવાન કોઈ આવે બધા જતા રહે ચિંતા ના કરવા દે એ ભગવાન કહેવાય ભગવાન છે ને બધા આ ગુરે ને ગુરુ તો સત્યમાં હતા એમને કહ્યું કે મારા બધા સેવા કયા પણ કરજો આ કયુમાં ગુરુ હોય ને કયું બધું વેપારી હોય બધા વેપારી નહીં જોયેલા વેપારી જોયેલા નહીં જોયેલા કે છે ધર્મ તમે એની કયા પ્રમાણે મારા ફેર રાખો ચાર એને એને કે તું છૂટેલો છું તમારે વગર તમને મારા લાકડા ને તેમ લાકડા મારા મારા લાકડા ની લોકો ને તુલસીની લાકડા માળા એમાં આ બધા એવું છે બંધ કે લાકડા માળા છે પછી ચિંતા થાય બધા ગુરુઓ ભેગે એમનું માને એમને બહેના છોકરા ના થાય ને એટલે ચાલે તો ભાઈ છોકરા છોકરા બધું હોય વસ્તી જુઓ ઇન્કમ ટેક્સની છે તે કેટલા ટાઈમમાં હતી ભાઈ આપણે એવું ચાલતું માલા બનાવી હતી કાપી બીચ મેં લાગ્યા શું માલા બિચારી ક્યાં કરે જપને વાલા કપૂર માલા શું કરે બિચારી મારા ભાઈ ફર્યા કર્યા છે કે ભાઈ ફર્યા કર્યા છે ના નથી મારી ફરે વગર ફરાય પણ ભાઈ ફરે છે હા મય ફરે એ મારા ચોવીસે કલાક ફર્યા કરે હા કાયમ ભાઈ છે હા હા નાચ મણકા મણકો આવ્યો નાચ મણકા મણકો આવ્યો એ પછી બાર પાસે બાર બાર બનાવી પડશે ગપોટવા હારું ગોમુખ ગૌમુખ કે એને આ ગપોટલા હારું હા ધસજન માર કોઈ દેખ ના જાય શું વેપારી રૂપિયા આપીએ કડી ચાપાય એને ચાપી કહેવાય ચૂપ થવું જોઈએ ને ચિંતા જાય ને હરે રામ હરે રામ તો રામ રામ કઈ બધી કયા કહે છે હરે રામ હરે રામ હરે રામ જૂની દવાઈ ના પીવાય શું કહે ત્રણ મહિની દવા હોય ને તે જોડે સત્તર નહીં કામ નહીં આપે જૂની દવા ચાલતી છે કઈ જાતના રોગ કેટલી જૂની દવા કાંડ એની અંદર હોય રોકડી દવા જોઈએ શું કહ્યું રામ રામ રામ રામ રામ મુખમાં ગયા બિચારા એ આપણે એમને સહી થાય નહીં આવે એમને ગાગા કરીએ શું હવે છતાં એ ખોટું નથી આ ગુરુઓ નહીં કરવા તેને એકલું આમલા બોલ્યા બધું સારું એકલું આમલા બોલો સારું આગળ પછી હજારો વર્ષથી રામકૃષ્ણ કેમ ગયા નથી શું કરે છે બીજું બીજો મળે નહીં એટલે રોકડો મળે ત્યાર પછી છોડી દે રામ ગયા પછી કૃષ્ણ આવ્યા તો કૃષ્ણ લોકો પકડ્યા તો કૃષ્ણ ગયા પછી આવે એમ પકડે લોક તો કઈ ખોળે કે ભગવાન નવા નવા થયા જ કે નું નામ દેવાથી જરા શાંતિ થાય કૃષ્ણ નામ દેવાથી શાંતિ થાય તેમ કઈ આજે આપણો મતભેદ ના ઓછા કરે ચિંતા ઓછી ના થાય દુઃખ ઓછા ના થાય કોઈ જરા એકાગ્રતા રહે શાંતિ થાય બરોબર તે પાછા રામ રામ બોલે નહીં મરા મરા બોલે તો ચાલે શું કહ્યું મરા મરા મરા મરા મરા મરા મરા મરા જે બોલે ચાલે એક શબ્દ જોઈએ શું કહ્યું કૃષ્ણ આવે જીવ આવે કે ઈ જોલે પ્રશ્ન આવે સી આવે હરમનજી આવે એ બધું કેમ આપણે આરત એટલે જો હોટલ સર બધાય બરાબર આપણે કે ક્વોલિફાય એટલે હોટલ તો તમે એટલે આગળ પારિયાની લાગે પારિયાની ભાગવું છે પછી રામ કૃષ્ણ બધા આ મારી જોઈ બેઠા ઓળખાય છે ને ઓળખાય છે તમને રામ દેખાય છે મારી જોડે તમને દેખાય છે અમને દેખાતા નથી રામ કૃષ્ણ મહાવીરભાઈ હનુમાનજી બધા ભગત ભગત તમારી ભગત જ છો ને બેન પૂછે છે દ્રષ્ટિભેદ બેન પૂછે છે દ્રષ્ટિભેદ એટલે દ્રષ્ટિભેદ એટલે દ્રષ્ટિ ગમત ને આ દ્રષ્ટિ આ અમારા દળી આ અમારા સસર અમારા મોહન જ નથી શું નામ ક્ષમા બેન ક્ષમાબેન હવે ખરેખર સમાધાન છો નામ પાડ્યું છે તે તમે નામ પર ફર્યા કરો છો હું જયંતિ જીવું જયંતિ નામ છે તમારું પણ તમે કોણ શકતી એક એને સેવા પછી રામનું નામ લગ કરે છે પછી દુર્ગા દરા મૂળ પોતે જ નહીં જવા મારું નામ જયંતિ હું જયંતિ એવું હતું બેન કોઈ સાધુ હતા એ જાણવા સારું આ જગત ભટકવાનું છે હું કોણ છે જાણી ગયો મારું સ્વરૂપ જ ભગવાન છે હું કોણ છું મારું સ્વરૂપ જ ભગવાન ભગવાન કઈ તો ઉપરી નથી મોન વગરનું બધું બોલબોલ કરીએ શું પોતે પોતાને કોણ છે એવું ઓળખે ને કલ્યાણ થઈ જાય ભૂલ લાગે છે નથી ભૂલ લાગતી નહીં જયંતિ બી જયંતિ બી છો એ ખરેખર સાચી વાત છે નામથી જયંતિ બી જો ઓળખાણ થાય ને કોણ છીએ તે આપણે સમજીએ છીએ ઘણા વખતથી બધા પ્રયત્નો તમે કહી કે બધા જુદા જુદા રસ્તે બધા અટવાઈ ગયા છે પટવાઈ ગયા છે હા ઓળખવા માટે જયંતિ ભાઈ તમે એમ કે છે ઘણા વર્ષોથી વાંચીએ છીએ માથાકૂટ કરીએ છીએ શોધીએ છીએ જાણીએ છીએ કે આપણે આ નથી જયંતિભાઈ નથી પણ આપણે કોણ છીએ જડતું નથી ને અટવાઈએ અટવાયા કરીએ છીએ ખોલવાનું છે એ ખોલવાનું ક્યાં જડે કે કોઈ મુક્ત પુરુષ હોય મુક્ત પુરુષ ભગવાન ભગવાન જયારે વશ થઈ ગયેલા હોય કેવું ભગવાન આખી દુનિયાનો ભગવાન જયારે વશ થઈ ગયેલા હોય મુક્ત પુરુષ હોય ક્યાં આપણું એ વળે અને તેના બુદ્ધિનો ખોટો ના હોય દેહના માલિક ના હોય લાખો રૂપિયાનું હુનું આપે તો કામ નહીં જેને લાખો રૂપિયા આપે કામ નહીં જેને કીર્તિ ના જોઈતે કશું જોઈતું ભીખ ના હોય કોઈ જાત કોઈ જાતની ભીખ ના હોય ભિકાર ના હોય કશું દુકાના જોયેલા કે નહીં દુકાના પર બેસીએ આપણે જો ભીખ તમે ભીખ મગાડી એમને કહ્યું છે એ ચિંતા થાય મારી તો બે લાખ કરોડ દાવો મળજો વિચાર કેમ તું વિચાર કરે છે આવું આવું જીવન ભોંગ ભોંગ ભોંગ ખોલી જીવન જીવન ગયા આટલા પૈસા મળે તો પૈસા મળે આ જીવન આવું ભોંગ ખોલી પવિત્ર થાય ચૌદ લોક નો નાશ પ્રગટ તમને માગો એ આપવા તૈયાર છે એવું મને કહે છે એ બેન માગે એ આપો માગો કે છે તમે મોક્ષ જોઈતો હોય નિર્વિકલ્પ સમાધિ જોઈતી હોય દિવ્ય જોઈતો હોય ક્રોધ માર માયા રોકાઈ નાખવા હોય તો એ જોઈએ ક્રોધ માન માયા લો કાઢી નાખે કર્મ બંધાય નહીં એવું સ્થિતિ જોઈએ કોઈ કર્મ બંધાય નહીં દુશ્મન ખરાબ ના ઈચ્છીએ એવું જોઈએ ખરાબ ઈચ્છા વિચાર નહીં આવે ખરાબ વિચાર હકો નહીં આવે કોઈ ગાળ વળે તો તમને એના માટે ખરાબ વિચાર નહીં આવે તમે જે માગો એ તમારામાં એવું તમારા પણ એવું જ છે પણ તમને ખબર નથી અને ચાવી મારી પણ તમને ખબર નથી એટલે બહાર ઉઠી નાખો હતો બસો ચાલીસ ખોલી નાખવું તાવ ખોલી નાખવું માટે ચાલી એને ખોલી આપીએ અમે આશીર્વાદ વરાવીએ ભગવાનનો આશીર્વાદ વરાવવું પડશે ને તો ભગવાન પ્રગટ થાય તમારા દીવો હગે ગેલો દીવો હોય કામ લાગે ચોપડી મને દીવા લઈને આયા જય ભગવાન ચોપડી દીવો હતું કામ અજવાળું ના આવે અંધારું ગોળ તો પ્રગટ દીવો જોઈએ પછી પ્રગટ ના હોય ચોપડે દીવો લઈને ચડાય ચડાય કયા કરે શું કરે દીવો રે દીવો માણસ માત્ર જીવવા માટે આવો કઈ હજાર તો જોઈએ ભગવાન નું પ્રતિક છે ચોપડી છે એટલે માણસ માત્ર જીવવા માટે કઈક આધાર તો જોઈએ ને ચોપડી છે કે આ ભગવાન નું સદીઓ બધું જીવવા માટે કઈક આધાર તો જોઈએ ને શાના માટે જીવવા માટે જીવવા માટે દાળ ચોખા ઘઉં નથી મળતા આધ્યાત્મિક જીવન તો દરેક ની ઈચ્છા હોય આધ્યાત્મિક જીવન ની દરેક ની ઈચ્છા હોય ને દરેક ને આધ્યાત્મિક જીવન ની દરેક માણસ ની ઈચ્છા હોય એટલે જીવનમાં જીવા માટે કઈ ખાધા તો જોઈએ ને અમે તમને આપી જ દઈએ તમારે બીજું કોઈ આધાર લઈ લેવાય આધાર હોય નહીં કોઈ જાય ચોપડીમાં હોય નહીં ચોપડી ચાર વેદ કે છે બીજી નાખશે નહીં પી લે પી લે ઊભું થઈ જાય ચોપડી કોઈ હોતું છે નેતી કે નેતી નેતી એટલે ધીસ ઇઝ નોટ જે તું આત્મા ખોર છે ન હોય હું ચાર યુદ્ધ ભણ્યો તો તો આત્મા ના જોડો કે આત્મા તો શબ્દમાં હતો છે આત્મા સૂક્ષ્મ તમે શબ્દ સ્થૂળ છે જ્યાં ફળ છું તમે ધર્મ નથી આવતી કે છે અહીં વેદમાં આત્મા ખોરું છું શબ્દ સ્થૂળ છે કેવો છે જય જય એટલે આત્મા અવર્તવ્ય છે અવર્ણનીય છે શબ્દમાં હોય નહીં પુસ્તક માં હોય નહીં તમને એટલો શબ્દ પડે છે શબ્દ માં ના હોય પુસ્તક માં ના હોય પુસ્તકમાં શબ્દ જ હોય ને અને શબ્દમાં આત્મા હોય ને એવું તમે અમને કરી અવર્ણીય છે અવક્તવ્ય છે એટલે ચાર વ્યક્તિ ગમે તે કોઈ જગ્યાએ હોય નહીં બરોબર ને આ પુસ્તકના પડનારા પણ ના હોય શું એ જ્યાં પુસ્તક નથી ત્યાં હોય બરોબર ને ચાર વેદના ઉપરી એવા જ્ઞાની પુરુષ જ્યાં બધું તમે માગો એ બધું જે માગો માગતા બોલો ત્યારે નોકરી ના જોઈએ ચાર વેદના ઉપરી એટલે પરમાત્મા ચાર વેદના ઉપરી એ પરમાત્મા એ જ પરમાત્મા એ જ જ્ઞાની પુરુષ પરમાત્મા અમારે જરા ઉપરી છે અમારા બેઠા છે પ્રગટ થયેલા છે ઉપરી અમારા કારણ કે અમે જ્યાં પૂરી ડિગ્રી પૂરી ના થાય આ કલયુગમાં કોઈ માણસની પૂરી ડિગ્રી થાય એવું નથી એટલે અમારી જરા ચાર ડિગ્રી ઓછી રહી મય પ્રગટ થયા છે એટલે અમે તમને કઈ અમને ભગવાન ના કહે છે ભાઈ છે ત્યારે અમારી તો જવાબદાર કે અમારી એક શબ્દ જવાબદાર અમારાથી એવું ભગવાન થવાય નહીં એવું જેવું છે એવું જ બોલું કેવું છતાં દેહના માલિક નથી જ્ઞાની પુરુષ છતાં દેહના માલિક જ્ઞાની એટલે આખા ની ઓબ્ઝર્વર કહેવાય બધું પૂછે ભગવાન શું કરશે શું ખાય છે શું પીએ છે ભગવાનના સાસુ મળી જીવતા છે બધું કયા દુનિયા કોને બનાવી ભગવાન ભગવાને ભગવાન એ ભગવાન ભગવાન બધા ગોટાળા એ લોકોને મારી નાખે લોકોને એક બી દોડતા નથી કે તે ભગવાન નહીં બનાવી કુંભાર નથી એટલે આવું ઊંધું શીખવા શીખવા ગયું લોકોને મારી નાખ્યા લોકોને ભગવાન ભગવાન નથી શું કહ્યું બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કોણ છે એ તો તેને કલ્પિત છે એ બધા બધા રૂપક આપવા માટે શીખવાડવા માટે મૂક્યા ત્યારે લોકો જાણી પડે ને ભગવાન એને બધા જાય રૂપક આવ્યા રૂપક ને એ ત્રણ દેવના નામ આપ્યા સ્થાપના કે આપણા હિન્દુસ્તાનના લોકો આ બહાર હિન્દુસ્તાન સિવાય બહારના લોકો પ્રકૃતિ જુદી છે અને આપણી પ્રકૃતિ જુદી છે કેમ જુદી છે કારણ કે આપણે પુનર્જન્મ સમજીએ છીએ તેથી પ્રકૃતિ જુદી છે અને બહારના લોકો પુનર્જન્મ સમજતા નથી પ્રકૃતિ જુદી છે એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર હિન્દુસ્તાનમાં જ હોય બહાર ના હોય કારણ કે તમારા સત્વરજ અને તમો ગુણ નાળી ચાલતી હોય કેવી ચાલતી હોય પિત્તની કંપની વાયુ નાડી એના દેશને નાળી ના હોય બહાર એટલે દેશ આપણા દેશમાં જ નારી થાય કારણ પિત્ર પિત્ત કપ અરવા એ પિત્તનો છે તે પિત્તને શું કહેવાય સત્વગુણ સત્વગુણ કોનો હતા કે બ્રહ્માનો ત્યાં વાયુ શું કહેવાય ત્યાં કે રજોગુણ રજોગુણ કોનો હતા વિષ્ણુનો પછી કપને શું કહેવાય તમો ગુણ તમે ગુણ કોનો મહેશ નો શું ત્યાં દેવો ધરાવ્યા અને જેનામાં જેના કપ લાગ્યો કપ લાગ્યો ને એને કે તું શિવની ભક્તિ કર જેના વાયુ લાગ્યું તે લક્ષ્મીની ભક્તિ કર વિષ્ણુની અને જેના એ લાગ્યું બ્રહ્મા લાગ્યું ત્યારે સત્ય ગુણો એને બ્રહ્માની ભક્તિ કરવા ખબર ને એટલે આ બધું રૂપક મૂકેલા બધું લોકોને વાયા છે આ ભક્તિ કરતી વખતે સિંહની ભક્તિ કરતી વખતે શું કરવું પડે બેલી પત્ર ચડાવવા પડે નમસ્કાર નમસ્કાર બોલવું પડે બધું ઓમ બધું બોલવું પડે એમ કરતા કરતા એ પ્રકૃતિ ઓછી સારી જાય ખબર પડે ને કોઈ કાર્ય કોઈ કરે નહીં હાલ બધું એમને ઘણી વાર ના આવે રજો ગુણી હોય ને તો તમારા જમજમ બધા પટેલો આવે ને બધા રજો એ ઘડિયા બેસવું ના બેહાય ઘડિયા બેઠો ને એને ગમે નહીં ધ્યાન પડે નહીં બધા આપડે બધા પટેલો બધા રજોગોળી કહેવાય તમા ગુણી અલકી નાખે બધી અને તત્વ ગુણી ઊંચી નાખો જે આપણે બધા પટેલો જે બધા ક્ષત્રિય કહેવાય તે બધી રજો ગુણી કહેવાય કે એટલે તમારે છે તો વિષ્ણુ બધા એ તો કૃષ્ણ ભગવાન રામ એને બધા વૈષ્ણવ ધર્મ પણ મોક્ષ જવું હોય તો વૈષ્ણવ ધર્મ તો દેહને માટે છે મોક્ષ જવું તો જ્ઞાની પુરુષને માટે એટલે વૈષ્ણવ ધર્મ તો પાડવાનો છે એને માટે પણ આ જ્ઞાની પુરુષનું આ જોડે કરવાનું આ કરીએ તો પેલા ના પેલું છોડી દેવાનું ના હોય પેલું છોડી દેતા એ દેહ નું શું થાય કઈ જ્ઞાની પુરુષ મળવા નાવાનું છોડી જાય એવા ધર્મ ના છોડી જાય એ ધર્મ તો નવડાવે જોડાવે રમકડા રમાડ્યા દેવલો દોડાવે હે રામ કૃષ્ણ નડાય નડાય ભાઈ ઊંચને આવે નહીં પછી પૂછે પણ શું કરવા કંઈક ચીજથી ઠેકાણા રહે એટલા હલવા ગોઠવેલું ગોઠવણી આપણે કરી તે ભાઈ કેટલાક ને રહે ને કેટલાક ના રહે તમે હવે જોયું આપણે પ્રેમ લક્ષણ કહીએ એટલે ભગવાન ક્રિએટર નથી આનો તમારે સાચું જાણવું છે જો જૂઠું જાણવું હોય લૌકિક જાણવું હોય તો ભગવાન ક્રિએટર છે લૌકિક જો જાણવું હોય તો ભગવાન ક્રિએટર હું બહાર જઈને કોઈ પૂછે ભગવાન ક્રિએટર નહીં લોકો પણ ભગવાન નથી ક્રિએટર એટલે પછી લોકો ભય તૂટી ગયો ચોરો લૂંટી લોકો ના એ ભાઈ ભાઈના માટે સારું છે શું છે પણ જેને મોક્ષે જવું સાચી વાત ભણવી હોય જેને રોજમાન માયા લોકો કાઢવા હોય તેને તો જેમ સાચું છે ગળું નહીં ના અલૌકિક લૌકિક જ જાણવું છે અલૌકિક ના ગણવું છે અલૌકિકમાં ભગવાન ક્રિએટર શું કહ્યું એની ગેરંટી આપું છું જો ક્રિએટર હોય મને હમણાં જ લઈ લે શું કહ્યું જે જો ક્રિએટર હોય ને તો તારા ઉપર બેઠો હોય મને હમણાં જ લઈ લે શું કહ્યું પડી હશે એટલે બોયના સાયન્ટિસ્ટને પૂછ્યું અમને અમારે ક્રાઇસ્ટે કહ્યું આ શું બોલો છો તમે મેં ક્રાઇસ્ટે કહ્યું કેટલા જણ માણસ કહી કે અબજ માણસ Indian view point by Muslim view point not by fact તારા વ્યૂ પોઈન્ટ બરાબર છે વાસ્તિકમાં નથી વાસ્તિક જાણવું પડે વ્યૂ પોઈન્ટ જાણવું પડે શું બોલ્યા વાસ્તવિક વિજ્ઞાન ભગવાન તો એવું કુંભારનો ધંધો કરતો પાછું મેં પાછું કહ્યું મને થોડું ઘણું અમારી રીતે અંદર ભણ્યો કે ભગવાને બનાવ્યું છે એનું અમને થોડું ઘણું તમે ક્યારે બનાવ્યું કે બોલ કે તાલ નથી હું વાંધો મેં કહ્યું તાર બનાવ્યું તો શરૂઆત થઈ ગઈ હતી નહીં ટકા શરૂઆત થઈ ગઈ છે તમે શરૂઆત થાય પછી એન્ડ આવે ને આવે કે એમ તો આપવાનો તમે કોઈ એવું નથી અનાદિ અનંત જગત કેવું છે તમે એમાં ભરેલું અનાદિ અનંત એમાં ભરેલું તો તમે કયા બેન થી એમ કહો ભગવાન બનાવ્યું અનાદિ અનંત એટલે બનાવવાનું હોય જ નહીં ચાલુ છે પહેલેથી છે એવર લાસ્ટિંગ એમ બનાવનાર હોય જ નહીં થોડું સમજાય નહીં તમને હે તમે કબૂલ કરો ભગવાન ક્રિએટર નથી એવું જય કબૂલ કરો હા તો આ બટાકા ભરે બધા બધા બટાકા પાક્યા છે મગજમાં બટાકા ભરે એટલે અમને ના પડી શું કહ્યું શું ભરેલું સમજાવી નથી અનાદિ અનંત જગત છે એવર લાસ્ટિંગ કાયમ માટે પહેલી છે રહેવાનું રહેવાનું છે રહેવાનું છે શું કહ્યું બનાવવાની કોઈ જરૂર વચ્ચે જરૂર જ ના હોય તમે થોડું સમજે પડી ના પડી શંકા પૂછો ને બધું પૂછાય છે એમ કે છે કે મીરાબાઈ એ પ્રેમ લક્ષણ ભક્તિ થી જ ભગવાન ને મેળવ્યા હતા ને મીરા પ્રેમ લક્ષણા ભક્તિ થી ભગવાન ને મેળવ્યા હતા ને કોઈ મળ્યો નથી ભગવાન બધા કોઈને મળ્યો નથી આ બધા ભક્તિ હાથી કરી છે લોકોએ શું કહ્યું નથી બધાની ભક્તિ હાથી છે વિરાન ભક્તિ હાથી પણ મળ્યો નથી કોઈ આ નહીં મળ્યો એ તો બહુ વાસમાં છે આમ મળ્યો નથી હવે તો કાલાવાળા બહુ કરે શું કહે ભગવાન એમને મળતો છે એક બહુ ભક્તિ કરીએ છીએ નથી મહેતા ભગવાન ભક્તિ કર્યા તો આપણે વખતે શું કે એ મામેરું પૂરવા આવતો જ નહીં કે નવરો છે તો ભગવાન ગોડા લોકોની વાડી વાતો એમ પણ ચાર વાના નથી ભગવાન કોઈ એકી રીત મામેરું પૂરવા આવે આ તો લોકો બિચારા કોઈ સારું ભણાય તે કે કંઈક ભાઈ હેલ્પ મદદ કરે એ ભગવાન તો શું મારી ભગવાન મોકલ્યો શું બધી હોય એમ નથી કે કે જે માણસને પૈસો આપે એનામાં જયારે દયાનો વાસ આવે કે ભગવાન એના દ્વારા દયા ભાવ આવ્યો તો ભગવાન એના મારફતે કામ કરાવે ભગવાન એવા વાળો નથી એ તો ચોર કરે ને ચોરીઓ ત્યારે ભગવાન પણ પ્રેરણા કરી કે છે આવું કરાવે ભગવાન પ્રેરણા ના કરે ભગવાન ફળ ના આપે કઈ પણ ના આપે ભગવાન ભગવાન તો ભક્ત તમને કરુણા રાખે કે તમે કહો ભગવાન મારા ત્યાં સંસાર પોહા તમે સારી તમારી પર દ્રષ્ટિ કરે છે દ્રષ્ટિ ના તમે કહો કે આ સંસારમાં પૈસા છે જીવો છે બધી ચીજ છે ભગવાન અહીં મને સુખ નથી આવતું અને આ કલ્પિત સુખો મને ગમતા નથી તારે ભગવાનની પણ પ્રાર્થના કરો તો ભગવાન સાંભળે નહીં ભગવાન સાંભળે નહીં તમારે ભૌતિક સુખો માગો હોય તો ભગવાન સાંભળે એ તો તમારું જ કરેલું છે તમારે બહુ ભોગવે શું કહે છે તમારું જ પ્રોજેક્ટ છે આમાં કોઈ હાથ જ નહીં કાઢ્યો ભગવાન કદાચ અનુકૂળ હાલ તો હજી ગયા કર ના અનુકૂળ કહી દેજે કે ભગવાન મને હવે તમારે ભેગો સમાઈ દો શું તો તારે સનાતન સુખ પ્રાપ્ત થશે અને અત્યારે કલ્પિત સુખો ગમતા હોય તો હજી એ કરે શું મારી વાત થોડી ઘણી સમજ પડવા થોડી ઘણી સમજ પડે છે ના અમે પછી પૂછ્યું ભાઈ ખોટી માન્યતા છે કઈ નથી પડે કરોડો વર્ષ કરતા વર્ષો પહેલાની બધી માન્યતા ચાલુ આવેલી છે એટલે કરતા કરતા વાર લાગે થઈ ગયેલી હોય તમે સમજાય કરું વાત થઈ જવું હા હા અમે બોલાવીએ બધાને તમે એમને સમજાવો સાચી એમ કઉ છું તમે અહીંથી ચાલુ કરો દાદા બોલવાનું જરૂર નહીં બઉ ગુસ્સેલા તમારે બધી દીકરી પ્રશ્ન અંગાની વાત શું કરવાનું જે આપણે નીકળી ગયા બધા જંગલ ની વાત કરો છે આગળના બીજા આગળની જંગલ ની વાત કરો આ શું છે ઉત્પન્ન થયો નાશ થયો એ તો કોઈના અનુભવમાં આવતું જ નથી બીજી વસ્તુ ના ઉત્પન્ન થાય ના થાય છે અનુભવમાં ચેતન આવતું નથી એવું કહેવા માંગે પેલું ખાસ સમજવાની જરૂર હોય છે લખ્યું છે ને ઉત્કૃષ્ટ અધ્યવસાય ઉત્કૃષ્ટ ગતિ છે અશુભ કરે તો અશુભ ગતિઓ છે ડેબિટ ની છે ક્રેડિટ ની છે તે સ્થાનક દ્રવ્ય ગહન વાત છે શિષ્ય આમાં ગહન વાત તમને કહ્યું આમાં બીજું શું ગહન છે અત્યારે ડિવાઇડ છે બીજું શું છે શિષ્ય માટે મોટી ગહન વગડાય તને કઈ સાંભળી એ ખબર નથી એટલે શું એમ પણ સારા પૂજેલો સ્વભાવ છે ને તે છોડે ને પ્રાર્થના તો છે પ્રાર્થના સ્વભાવમાં આવે ક્યારે આ દ્રવ્ય સ્વભાવમાં જેટલો આવે એટલો આવે એટલે ભગવાન છે છૂટકો જ નહીં દ્રવ્ય સ્વભાવમાં એટલે રૂપકમાં આવે આવે આ દ્રવ્ય સ્વભાવ આ બધું શરીર કર્યું પછી પછી એક આમાં નથી આત્મસિદ્ધિ તો તમે તે રીતે સમજાવી હતી એક બીજું છે પેલું એ નથી કે લોક પુરુષ સંસ્થાને રહ્યો તેનો અર્થ તમે કઈ લયો તો લોક પુરુષ સંસ્થાન એટલું શું આમાં નથી દાદા એટલે આત્મસિદ્ધિ માં નહીં બીજું એક છે કારણ દરેક કોઈ કાળી કાળી પૂછો ખરી પૂછવું ના પડે એવું પૂછી લો બધું ફરી આવશે બધી બરાબર સંસ્થાન એટલે એક પુરુષ હોય આમ કરીને ઉભો રહે પગપોળા કરીને પગપોળા આમ કરીને ઉભો એવો લોક છે કે આ લોક છે બધા એક જ લોક નો આ બધા લોક માં લોક છે બધા એ બધું આવી ગયું આખું બ્રહ્માંડ તે પુરુષના આકારે છે એવું કે ને સંસ્થાન એટલે સંસ્થાન એ રહ્યો એટલે પછી એ કહ્યું ને સંસ્થા એ સંસ્થાન હા લોક. અચ્છા લોક આખો સંસ્થાન. પ્રદેશ, હા, પ્રદેશ. હા. ક્ષેત્ર એનું શું છે એનું શું બીજું જે કઈ હોય ફરી કાઢ ફરી કાઢ જટ જટ. ફરી કાઢ તો દાદા એ- એ- એ- એ શું ભેદ છે બરાબર. એ ભેદ શું છે ઉપરના ભાગમાં શું મધ્યના ભાગમાં શું નીચેના ભાગમાં શું એવી રીતે એ નીચેના આટલા આ ભાગમાં છે તે સાત ના પાતાળ છે મધ્યના ભાગમાં મધ્ય લોકો એટલે મનુષ્ય અને ઇતર દિવ્યંત લોકો દેવ લોકો ઉર્ધ્વ લોકો દાદા દેવલોક માં પણ બધા છ એક છ તત્વો देव लोक માં કોઈ વસ્તુ ના હોય તો આલોક માં નિત્ય એ કોઈ વસ્તુ ના હોય આ દે તો આલોક માં તમે કીધું ને કે આલોક માં ખાલી આકાશ તત્વ છે વિજય કે તત્વ નથી આલોક માં કશું નથી આલોક માં આપણે દેખાય નહીં પછી સਿੱદ્ધે સਿੱદ્ધે લોક માં કેટલા તત્વો સਿੱદ્ધે સਿੱદ્ધે લોક માં ઊંતે ત્યાં કેટલા તત્વો ત્યાં કેટલા તત્વો 6 તત્વો તત્વો જ નહીં આપણે એમ કે અનંતા આત્મા છે અનંતા ચેતન છે તો અનંતા એટલે આપણે કીધું ને કે સોના ની લગડીઓ બધી ઘણી હોય પણ બધું સોનું જ કેવાય પણ એક બે લગડી ગણી શકીએ ને કારણ કે વચ્ચે આકાશ છે એટલે તો આત્માને પણ એક બે એમ આત્મા ગણવા માટે આકાશ ના હોય તો પછી આપણે બુદ્ધિનો ઘેર નહીં પહોંચી શકે કઈ બધી અમદાવાદ કરું હું નથી સમજતી તમારી પાસે સમજ આવે આત્માને તો આકાશની જરૂર તો જેને કોઈ અવલંબન ના હોય એ આત્મા ભગવાન ત્યાર પછી જીવાત્માના જે બધા ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ એને લગતી